ગારા ભગવાનના અસીમ જય જયકાર હો no, no. It will come here. There is no problem. This one, this one. remove. Just loosen it. Here. Loosen the. Yeah, okay. Fine. You are all right. You are right. Space બહુ જનરસ So, શું કહ્યું હવે એને પેલું આમ આમ કરી બેઠા બેઠા જ કરો ત્યાં બેઠા બેઠા આમ આમ નાખો ચાલી જાય ન પેલું ચોપડી એટલે આમ બેઠા બેઠા ત્યાં છે એ ઓળવાની જરૂર નથી આમ કરી દઈએ એટલે આપણે થઈ ગયું બીજા રિફોર્મ હતા મિસ્ટેક થઈ તો રિફોર્મ થઈ ગયા કારણ કે એની paper is the piece that is given Saraswatiji કોઈ રીઝન છે બીજું કોઈ આપણે બુક્સ ભણાય તે જ છે આપણે અમે નાના હતા તો તમારે તરત ખબર જ પડે પગડી કારણ કે અમારા વખત તો સિત્તેર બિફોર સેવન્ટી યર્સ તે વખત મજાનો ટાઈમ હતો બહુ મજાનો સારા ના એ બધું ભણતા હતા ને એક એક એટલે સ્પેસ જેના માટે આજે આખું વર્લ્ડ પાછળ પડ્યું છે કારણ કે બધા બધા રિસોર્સિસમાં બહુ પછી વળ્યા હવે આને બોલો અને અમને ઇન્ફાઇનાઇટનેસ જેવું દેખાય છે તો let us be a better resource space આજે બચ્ચાને પણ શીખવાડવું પડે નહીં કે સ્પેસમાં સ્પેસમાં ઇન્ફાઇનાઇટ કેપેબિલિટીઝ છે ટુ ટેક ઇન એવરીબડી ગમે તેટલી ટેકિંગ કરે તો એના પર ઇન્ફાઇનાઇટ કેપેસિટી છે to let everybody Bien, no es la congruencia. શું હશે બેસો બેસો દાદાજી એક વાત કેવી હતી આપનો સત્સંગ થાય છે ને તો બહુ આનંદ થાય છે ને બહુ તારી શું આનંદ થાય તને ઘર મીઠો કેવો કેને કે ખાટો ખાટો મીઠો તમે પધારો તો જ આમ તો બદલાઈ જાય પછી જે બી સત્સંગ ઝાડ પર ના ચડાવીશ ઊંચે ઝાડે ઝાડ પર પડીએ તો કેટલું વાગે ચણાનું ઝાડ સાચી છે તમે આવો તો જ ઝાડ આ આપણે દરેક ને લાગુ પડે છે as human being basic human being everybody એવું નથી જ્ઞાની પુરુષની જ exclusive no not at all પણ એ છે એમનો એક્સપિરિયન્સ તમે જોડે શેર કરે છે બધા જોડે અને એક્સપિરિયન્સથી જો બધાને જેટલું અન્ડરસ્ટેન્ડિંગ પોતાના લાઈફમાં પોતાને ઇન્ડિવિજ્યુઅલી જીવવાનું હોય અને કલેક્ટિવલી ફેમિલી બધાને અન્ડરસ્ટેન્ડિંગ થાય છે અન્ડરસ્ટેન્ડિંગ દરેકના સર્કમસ્ટન્સમાં એડેપ્ટ થાય છે એડજસ્ટ થાય છે એમાં અને પછી પોતાની જીવવાની મજા આવે છે અને આપણે બધાને અનુભવ તો થાય છે એટલા માટે આવો સત્સંગને આપણે ભેગા સાથે થઈએ એકબીજાનો અનુભવ એકબીજાને સમજીએ અનુભવથી જ એકબીજા સમજીએ આપણે સમજો પણ ઇન્ટેલેક્ટ એ પાવર એવો છે આપણો બોડી બિલ્ડ દરેક ઇન્ડિવિજ્યુઅલ લઈને આવ્યા છીએ કે એ આપણને સેન્ટ્રી જેવો આગળ ઊભો રહે છે sentry he says so, but I cannot allow you to be in me, no. <laughs> સમજ્યું ને તો ભગવાનને એન્ટર ના થવા દે એનું ચલાવે આજ બધું એ દાદાજી તમે ખકડાવો ને કોઈ તો બી અંદરથી એમ ના આવે કો ભાવ કે દાદા એ કોઈને હટ કરવા છે ઉલટું એમ થાય કે રૂવે રૂવે દાદા કહે ગાના અમને તો એ ના આવે વાંચજો રૂવે રૂવે શુદ્ધ પ્રેમની તો અને એવું છે ને Nareshbhai I am duty bound to live in this body and without body in every body. It is for my own sake and not for anyone's sake I am living. <laughs> there lies the beauty of understanding of one's own sake, for one's own concern, so that one can well live with everybody, everybody for others' sake and with total concern for others. I think I have not made some mistake anywhere. Nothing out થાય છે બધું ખોટું નથી થતું રામુ નાયા છે ભારતી તું તો દિનેશભાઈ કઈ કઈ દિનેશભાઈ સાહેબ હા બેઠા છે કેટલા ત્રણ ચાર તો ડોક્ટરો છે બધા પાંચ ગુજરાતી ટીચર હર્ષદામને પહેલા મળી ગઈ શું વાત કરું છું તારો મનન આવ્યો છે અચ્છા you are there yes very good boy અમે પહેલો મળેલી ભારતીબેન નું તમે જાણો છો હર્ષદાને અને આજે કેટલી આનંદમાં છે તારે ઘણા વખતથી આનંદમાં આવી ગઈ છે એને સમજી ગયું કે લાઈફ શું છે પણ છોકરા મોટા થયા બધું થયું ને આટલું બધું વર્ષોથી રહ્યા પહેલેથી મળી છે મને શરૂઆત થઈ છે બધા સાથે વાત કરવાની એ બરાબર કોન્ટેક્સમાં નહોતું સમજાયું સમજવું છે બધા સાથે વાત કરવાની એટલે એવું બેન છે કે આપણે ગમે ત્યાં ગમે જોડે વાત કરવી એવું નથી પરંતુ જ્યારે કોઈ મળીએ કરીએ ઇન્ટરેક્શન થાય અને ઇન્ટરેક્શનમાં આપણને એવો સ્કોપ વાત કરવાનો ઓપન થતો હોય ત્યારે વાત કરવી પરંતુ બધા સંજોગો જોઈને કરવું એમ એમ નહીં જે લાગતું હોય કે આ સ્કોપ મને છે અને વાત કરવામાં મને મારું જ હિત મને પકડ સચવાય સચવાયું નથી લાગતું તો મૌન રહેવાનું કે તમે કશો બરોબર તમારી રીતે બરોબર છે એમ કરી મૌન થઈ જવાનું પતી ગયું કશું નામ સમજણ પડે હમ એટલું જ કરવું પડે પણ કદાચ પરાણે કોઈ બોલાવે ને ધીમે રહી હા બાથરૂમ બાસુમ જઈ લાવો કોઈ ઓબ્જેક્ટ નથી લીધું કોઈ object you can choose to be away from your circumstance that is not in sync with you મારી જોડે ઓકે બધા સર્કમસ્ટન્સ બધા જોડે એવું ના હોય કોઈ પણ પોતે પોતાનું સંભાળવું પડશે ને આ શરીરથી આપણે જીવો છે આપણો શ્વાસ બીજા કોઈ લેવાના છે સીધી વાત છે આ તો સિમ્પલ એવું છે ને અરે ઘરમાં જોડે રહેતા હોય તોય છોકરાઓ જોડે બધા જોડે અને home relation is the best relation because body relation is the original number one relation. શું કહ્યું body relationship is originally number one relation this is the language of a human being with the god શું કહ્યું this is the relationship long language language of human relationship with the God. God has no language. Right. God has no language. But human does have a language. But what language that should be, what type that one can one can be able to talk to God. Hmm? If one is not able to live balanced way, even though we pray to God, then you can rebuke the God also, but that power, you should have that power to rebuke. You see એવું છે ચિલ્ડ્રન બહુ અન્ડરસ્ટેન્ડિંગ હોય ને તે ફાધર શું કે દાદા શું આમ કરે ને દાદો ખુશ થઈ જાય સમજે છે આ તો ગ્રો થાય છે અન્ડરસ્ટેન્ડિંગમાં સમજે ને આવું છે બધું આ તો હ્યુમન બિંગ આજના જમાનામાં in present times at our greatest value of understanding for one's own good self. come out, come out. Come out તમારા લાઈફ life, લાઈફ કા જો ભી experiences they are the past is past, the moment past is past. Past nothing finished live live now. That's it. And whatever you you live now for your good good sake. will be with you. Hmm? The same way. The same way. And that will lead you to final liberation. Okay. Well, I do have a question. Uh, you know, Hindi में बोल सकते हो हाँ कुछ बातें ऐसी होती हैं कि यू you नो know, जिसका सॉल्यूशन अपने पास होता नहीं है तो ऐसे टाइम मैं सब दादा पे मैंने ऐसी दो बातें हैं मेरी लाइफ में तो मैंने वो दोनों दादा पे छोड़ दिया है हम्म, हम्म, हम्म। और कहा है कि आप सॉल्व करिए रास्ता बताइए वगैरह पहले जब भी मैंने किया था दादा पे छोड़ा था तो आंसर राइट अवे मिलता था और सिचुएशन इम्प्रूव होती थी पर ये दो बातें ऐसी हैं कि दादाजी सो रहे हैं वो देख नहीं रहे हाँ तो हेल्प अभी कर नहीं रहे तो what should I be doing alright look here when you feel that दादाजी सो रहे हैं तब आपको सो जाना चाहिए वो जो आपका मैसेज है आपको कभी ज्यादा तकलीफ मत लो सो जाओ पीछे जागेंगे तो जागेंगे जरूर जागेंगे सच्ची बताता हूँ हाँ, ये मेरा एक्सपीरियंस मैंने तो बहुत किया है all of us can do this but Dadaji There is a password, you see. Mm. Even in our relations also, grandfather is always a respected figure, always, you see, in all the, everywhere. Because nobody can have claims in life as children of parents or as parents to claim. You see? But children can claim from the parents. But when he, the child goes to Dada's grandfather, grandfather, sir, my father is not giving me this, please see the letter. What can I do? You go to your father, I'll talk to him. He'll tell you, he cannot do anything. <laughs> he cannot do anything. You understand? These relations, human relations are very wonderful, they are wonderful. But in these times, this is what has given Dada Bhagwan. His supreme revelation. But when we talk amongst our group and all that, we feel that amongst these us only. But he is for everybody. So our experience should come out in that vast on that vast canvas. as to fit with everybody. As if as if that everybody knows everything and I know nothing. Then and then you come out. Otherwise is not that easy to come out sir આપને શું લાગે છે doctor This is, the way, this is the way to be one, to be communicative and શું કહો છો આપ કહો દાદા મોબાઈલ કોઈ તકલીફ બી પડી જાય ત્યારે પછી દાદા તો વધારે યાદ આવે બિલકુલ બિલકુલ અને ત્યારે પછી આપણે લાગે કે ચાલો આપણે દાદા માથે મૂકી દઈએ તો પછી મનમાં બીજો ભાગ છે કે દાદાને કેટલું આપણે બહાર આપીશું એ એ આપણે પછી વિચાર કરવો પડે તો હવે આવું જ્યાં બધું ડબલ થિંકિંગ થાય ત્યારે ઉપાય શું એ તે વખતે મહેન્દ્રને કહેવાનું છે કે Mahendra is good for you that you feel like that that દાદાને કેટલું બોધર કરવું આપણે હા તે આપણે જ મહેન્દ્રજીને કહેવાનું પડશે તમારી છે other side of the Mahendra જે આ સાઈડ આ વાત કરે છે તેની અધર સાઈડ એને આ રીતે વાત કરવી જ પડશે No, okay. Anyway, but when you feel like nothing wrong, mm. because the other has does not carry any weight. it is not a vacuum. It's a weightlessness situation of a state of living in this weighty body. Nobody feels the body of the weight, anybody. When that Asha Bengal feels such a weight is there, But the same weight if is put on your head, you know what it will. Quick. See the beauty of nature, mother nature, body. કોઈને ફીલ થાય છે જે આટલું કે આટલા કિલો લઈને ફરું છું પણ એ પછી એને કરવું હોય તો એક નાનું પાછળ નથી પડે બહુ human human structure is wonderful આજે મને કાલે જોયું એ રિફાઈ કોની એક કહીને મોટા મોટી વિજયભાઈ બતાવી કઈ ગયો વિજયભાઈ પેલી રિફાઇનરી કઈ કોની હતી somewhere I was coming in, ah, Avin should be. Uh, where I was coming એટલે મૂળ પાર્ક લોસ એન્જલિસ આગળ સમય બિફોર નોન બીચ કે બાજુ છે આર્કો સચ્ચે વોટ એન બહુ વન્ડરફુલ આ તો કશું નથી Mahendrabhai there are thousand of those refineries in us thousand અને આ બધું જ આપણી અંદર આપણે જ આપણા રિલેટિવ લીવમાં રિલેટિવ લાઈફમાં આપણે જ આપણી સેલ્ફ રિફાઇનિંગ પ્રોસેસથી રિફાઇન થયા કરીએ છીએ પરંતુ એ પ્રોસેસ અને થિયરી અને પ્રોસેસ જો આપણા હાથમાં આવી ગયા હોય તો જ કરી શકીએ નહીં તો થાય થાય ખરું ક્રૂડમાંથી આટલું બધું આટલું રિફાઇનમેન્ટ કરીને ઇવન ડીઝલમાંથી પણ કેટલા નંબર ઓફ બ્રેક કરે છે બ્રેક વાઇઝ કેટલા બધા number of even after diesel also એવું જ થાય છે એટલે આ આપણું રિલેટિવ લિવિંગની ક્લિન્ઝિંગ આસ્પેક્ટ છે ને it is much, much, much more complex than this refinery aspects, let me tell you. Hmm? It happens everything on relative material side, material side. But the matter that is there, that got rather vitiated and unclean, needs to get vish- non-vitiated out and cleaned by a matter opposite of it. What? Opposite of it. And here lies the importance of the word life with opposites. But opposites we have to understand. Opposites, the world that has understood are different. They are doership opposites. કેવા છે doership opposites. And this opposite I am talking about the spiritual opposites are different. One is active with all activities one side and mm, su- su- super active, one self active and not material active is the other side. That is other side. એટલે બંને ઓપોઝિટ છે પાછા એટલે આ બોડી એક્ટિવિટી કરે છે એમાંથી just to come out of it out of our past doerships which are already already ingrained the the body that to get get, out out clean out out. એ છે બધામાં છે કોઈ ક્યાંક મને જ્ઞાન મળ્યું નામ ને બહુ બોલ્યા કરતા સમજ સમજ કર્યા કરવું સમજ સમજ કર્યા કરવું આ સમજવામાં પણ બીજા એકબીજાને સમજવાની જરૂર નથી એટલે પોતાને સમજે પણ બધા ભેગા સાથે મળીએ કે એનાથી એક ઓરા ડેવલપ થાય છે ઓરા આપણને ખ્યાલ નથી કે ઓરાનું કેટલું બધું પાવર છે કારણ કે આપણે પોઝિટિવ પોઝિટિવ આસ્પેક્ટમાંથી અહીંયા થયા છીએ ઓરા એટલે જે બધા પોઝિટિવ આસ્પેક્ટમાં છે જેટલા હોય વર્લ્ડ વર્લ્ડ સેન્સમાં તો વર્લ્ડનું સારું જરા એનું ઇફેક્ટ થાય પરંતુ negative aspects are so majority uh, majority this these effects are but one one need not say that it should spread all one can project, one can project, but one cannot project in a way that, oh, we should do something. No, no, no, no, nothing is કશું not a molecule you can move here એટલે કાલે બધી વાત ચાલતી હતી ને સત્સંગમાં ઇમ્પ્રુવમેન્ટ માટે કેવું કરવું તો સાહેબને પૂછ્યું હતું ને તો ઇમ્પ્રુવમેન્ટ માટે પ્રિન્સિપલ છે દાદાએ બહુ સુંદર સમજાવ્યો he explain master that nobody कोई किसी को सुधार नहीं कर सकता किसी की तक इतना मॉलिक्यूल भी सत्ता नहीं किसी का पावर नहीं है किसी को दूसरे को सुधार करने का एक्सेप्ट वन गेट्स सुधार वन सेल्फ सो हुआ जो खुद का सुधार हो गया उसकी दुनिया सुधार हो गई तो principle perpetual all time principle है अगर वो हमारे लाइफ में इम्बैग हो गया देन I as Kanu bhai can live Even with relations with house, they don't bother us. You see? Unless we are bothered hmm, by our own self, nobody can bother us. बचपन से हम लोग भजन गाते आए कि सारा भार तुम पर सौंप दिया बोलो, बोलो, बोलो. तो हाँ सारा टाइम वो इतना अंदर अंदर चला गया है कि भगवान पर सब भार डाल दो बस now you show me the way and you guide me and you take care of me तो हमेशा कहने की तो आदत बचपन से पड़ी हुई है no, मैं देखो ये बात है हम जनरेशन से लेके आए हैं जनरेशन से लाइफ आफ्टर लाइफ और ये लाइफ में भी बचपन से आ गया है और बड़े हो गए हैं तो उसमें से निकलना थोड़ा उसमें थोड़ा लगता है डिफिकल्ट हम्म, दिक्कत वाला लगेगा लेकिन हमें उसमें उसका ऑपोजिट में रहने का प्रयत्न करना ही चाहिए कि बरोबर है भगवान को दादे साहब ने ना बताया कि हम दादा पर क्यों बोझा डाले हम्म? तो we have to talk in own way और वर्ल्ड लैंग्वेज में भी ऐसा है सोलो टॉक्स और मोनो टॉक्स देखो हम्म? सब साइकोलॉजी ये सब में बहुत चलता ही है सब प्रेजेंट टाइम में बहुत जरूर है सबको लेकिन large majority have heard it so I won't repeat no it's a world it's a world process is nothing wrong in नहीं इट नहीं नहीं, मेरा मेरा अपना एक्सपीरियंस बता रही हूँ large majority have heard it because I have told at this satsang एक बार लाइफ थ्रेटनिंग सिचुएशन थी हम फ्रीवे पे ड्राइव कर रहे थे और ड्राइवर पास्ड आउट Uh, and it, it was awful, right on freeway, and car was swinging in three lanes, mm. literally. तो हमने राइट अवे ऑफ कोर्स दादा भगवान को शुरू किया you will be amazed large truck आया दो लेन्स ब्लॉक कर किए हुए और उसने इतने इस तरह से किया कि all cars got away and he stayed with us because our car came to stop again blocking the lane तो उसने बहुत हेल्प की वगैरह तो does he help and provide yes ये तो है तो, तो. जैसी आपके अंदर की वाइब्रेशन है वैसा बहुत साल हो गए इस बात को हो सकता है लेकिन उसमें कोई तो हम समझते हैं कि उसमें कुछ चमत्कार ऐसा कुछ है एक्चुअली बाय फैक्ट कुछ not a single happening any source of any happening is a चमत्कार in this world and nobody has any power to do चमत्कार आप समझते हैं मेरे बोलते हैं किसी को इतना भी पावर नहीं है लेकिन वर्ल्ड अंडरस्टैंडिंग में जरूर है they are seeking after that they are seeking after certain personality this that yoga this that so many things वो तो वर्ल्ड चलने ही वाली है वर्ल्ड तो वर्ल्ड क्वालिटी से चलने ही वाली है लेकिन वर्ल्ड क्या है वो समझना हमारा काम है फॉर आवर ओन हैप्पीनेस समझे ना हम्म। और वर्ल्ड क्या क्या है बेसिस क्या है वर्ल्ड का कुछ फाउंडेशन तो होना चाहिए हम किसको वर्ल्ड समझते हैं तो हमें बाहर जो दिखाई देता है सब बाहर है वो सब वर्ल्ड है जोग्राफिकल तो सब है वर्ल्ड है लेकिन अगर खुद को खुद का हैप्पीनेस से अगर समझना किसी को लाना हो on one's own living aspect तो उसको बताना ही चाहिए कि वर्ल्ड कुछ नहीं है आप खुद है वर्ल्ड और आप वर्ल्ड है अगर आप नहीं तो वर्ल्ड कहाँ है तो ये फोकस ऊपर लाना चाहिए लेकिन हमें लाइफ से सारा लाइफ में इतनी प्रैक्टिस हो गई है हमें कि ये लोग बोलते हैं ये लोग बोलते हैं ऐसे करते हैं वैसे करते वो प्रैक्टिस में निकलना आसान नहीं है आहिस्ते आहिस्ते निकल सकते हैं हम्म? आहिस्ते आहिस्ते ऐसे ही सब एकदम नहीं निकल पाते life will be so much easier if we are able to cling to someone तो दादा भगवान क्लिंग करने दें तो कितना मजा आ जाए जो जो किसी से क्लिंग नहीं है और विदाउट क्लिंगिंग सेल्फ एग्जिस्टेंट है वहाँ क्लिंग करो तो आपको भी ऐसा आप भी ऐसा हो सकते हो उसको अपने लैंग्वेज टेक्निकल टर्म में निरालंब बोलते हैं उसको अवलंबन ही नहीं है लेकिन आदमी को किसी के किसी प्रकार का अवलंबन तो जरूर होगा इसीलिए प्रिय रिचुअल सब होना चाहिए लेकिन वो that is for the good of the world living but what about self living That is most important aspect. अरे वो वॉशिंगटन याद आता है कि नहीं आता है बस्ती है मेरे पर पॉलिटिक्स तो बड़ा चीज है आपको पसंद नहीं था politics you were there. Keval Indian and um, I am trying to answer my, his question. Uh, India और US के peace के लिए मैं काम कर रही हूँ. बड़ा अच्छा किया करो जरूर करो मैं 90s में पीस हो गई काफी और फिर मेरे हस्बैंड बहुत सीरियसली बीमार हो गए that time I got out of it लेकिन ऐसा नहीं आउट तो कभी रह नहीं सकते नहीं नहीं नहीं नहीं नहीं वो तो आज आज दुनिया ऐसी है हाँ। आज तो सोशल लिविंग में भी चलता है सब कुछ नहीं नहीं more than 20 years I work for it तो इसलिए no you me all this things thank you for remembering ये तो खाली बताता हूं मैं ये वो वो फील्ड अलग है बिल्कुल अलग है वो फील्ड દાદા ભગવાન હા, ગઈકાલે અ, સત્સંગમાં દીપાકાનંદજી સાથે વાત થઈ હતી કે sensitivity is related directly with your ego sensitivity પણ હા આપણે ઈગો હોય અને કોઈ આપણને હર્ટ કરે કોઈ અપમાન કરે હર્ટ થયું તો એ સેન્સિટિવિટી ને ઈગો રિલેશન છે પણ સેન્સિટિવિટી તમારામાં પ્રેમ હોય તો પણ સેન્સિટિવ થાવ ને તમારી રિલેશનશિપમાં તો પ્રેમ વગર રિલેશનશિપ કરુણા તો શું છે રિલેશન જેને તમે જેને પ્રેમ કહો છો જેને સેન્સિટિવિટી જોડે તમે કનેક્ટ કરો છો ને એ વસ્તુ જુદી છે એ પ્રેમ કેવો છે વર્લી છે આખો પણ જે વર્લીલી ના હોય છતાં વર્લ્ડ માટે કોઈના માટે ફિલિંગ હોય આપણને ફિલિંગ અને ફિલિંગથી તમે કહો તો એ તમારું એવું રીતે હોવું જોઈએ ઇન્ટરેક્શન કે એમાં કોઈ વાઇબ્રેશન ઉભા ના કરે તમને લાગે કે હું ગુડ કરું છું અને ગુડ ન પણ થાય કોઈને એ કોઈને પહોંચે નહીં વાત એવું બની શકે છે એટલે આ બધી બહુ જરાક ફાઇનર ટાઈપ્સ અન્ડરસ્ટેન્ડિંગ છે સમજાયું એટલે સેન્સિટિવિટીની વાત એમને જે કરી તમને Ego related in this sense, The minus feeling of it is there, minus, my, my. That is little stickier, stickier. And because everything does, is bound to happen for everybody, everybody. But for a mother with a child, with this divine knowledge and all these things, that she is there. that if she understands this child, okay, my child, everything. But even then, she understands. At the same time, mother will see the God in him at the same time. That understanding will be there. See means not by these eyes, understanding. Hmm? That viewing twice eyes is the understanding aspect, viewing aspect. And that is why two agnas carry utmost importance. That relative viewpoint and real, real viewpoint wise, our own living. Most important. That, but it cannot remain so because of our present body. And present body, for that, we have to live in such a way that our stickiness part is getting annihilated gradually, gradually, gradually by degrees. Stickiness part. And then we become normal. And then also પ્રેમ કભી ઓછા પ્રેમ ખુલ્લો થઈ જશે તમારો એ પ્રેમમાં કોઈ જાતની કન્વિન્સ કશું નહીં હોય નથી કે માય ચાઇલ્ડ એવી ફિલિંગ નહીં હોય પણ even then mother will be before a child as a child mother and child child childhood understand આપણને લાગે છોકરા સમજતા નથી બધું સમજાય નાનપણથી બધું આવી જાય તો અમે આનું એક્સપિરિયન્સથી કહીએ છીએ એક્સપિરિયન્સથી કહીએ છીએ The Saab has seen our passing through so many experiences in the extreme cases also. Sensitive હોય તો સેન્સિબલ કે છે અને હાવ તું મારી પાસે તો લાગણી પણ રાખીને મેં મારા ગુરુ મારા ભીષ્મ પિતા હું કેમ જોવું લાગણી રાખીને ના, લાગણીને વશ કેમ ના મહેન્દ્રભાઈ we can live Lord Rama's time right presently, Lord Krishna's time right presently, Lord Mahavir's time right presently, and Lord Rishabh Dada's time right presently. અને આપણે બધા જીવી શકીએ છીએ there is nothing wrong in it. સમજાયું કે નહીં આ ટાઈમ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ આસ્પેક્ટ છે બધા આ ફિઝિકલ આસ્પેક્ટ નથી સાહેબ understanding aspect of living of such higher higher ups in such a way and we have not to okay આપણે કેવી રીતે કે હું હાયર અપ થઈ ગયો કેવી રીતે કહી શકો તમે નો ના એવું નથી એટલા માટે અબ્દુલ કલામ આઝાદ છે ને એને પૂછ્યું સાહેબ આટલા મોટા સાયન્ટિસ્ટ છો તમે ઇન્ડિયાને રોકેટ સાયન્સને બધું સુંદર આપ્યું તો તમે The basics, what, what is the what is basis of your life that you remain so simple, in spite of being past president and with children and everything, as if you are living like that? Hmm. Then uh, he, uh, he told, Katrabutta scientist told, to the knowledge. Okay, the only knowledge, I, only knowledge I have got is that I know nothing. It will reply, appear. Abdul Kabbalah, yeah? Hmm. And this is the ultimate answer for everybody to understand. Everybody. એટલે કે બોલવાનું નથી આ અંદર નહીં રહે આપણે હું સમજુ સમજુ બધા કોઈને છોડે જ નહીં તમને જો સમ ફોર્મમાંથી અંદર રહેવાનું છે પરંતુ ત્યાં આગળ હા બહુ થયું વાત છે ને હરીશ બહુ સારું છે સમજુ સારી વાત છે એટલે મને ભૂલી ના જઈશ તું એટલું આપણે આપણે ના કહી શકીએ પોતાને ખરું કે નહીં એવું જ છે આપણે આ શબ્દ બહાર નીકળે છે ને word world is nothing but W R D Word is nothing but W O R D Word is nothing but word. Word. Word Word is nothing but word. Hmm Uh, You cannot imagine word without a word. Just imagine. Try. Come on. cannot. Cannot. <laughs> Uh, लेकिन एक बात से परेशानी हो रही है कि हम uh, राम अभी प्रेजेंट हैं कृष्ण अभी प्रेजेंट ये इस तरह से अभी हम कैसे जी सकते हैं ये इंटरनेट के दुनिया में let me let me explain this point that Ram अभी प्रेजेंट है कृष्ण प्रेजेंट है लेकिन इंटरनेट दुनिया इतनी बड़ी आ गई तो उसमें ऐसा कैसे समझ पाएंगे तो presence of Ram Krishna Mahavir is in a way that in world we try to understand, it is not that way. Which actual The fact is that the utterings of Lord Rama, Lord Krishna, Lord Mahavir, Buddha utterings that came out of the mouth, the molecular ingrained utterings are already in this universe. But if you have got that vidya, to reach them and bring them here, you can. It's a principle, sir. Principle. And that relates to a human being. સમજ્યું એટલે in that sense I am telling all this thing આપણે ફિઝિકલ સેન્સમાં સમજવા છીએ શ્રીકા નહીં સમજાય ને દાદા આપણે બોલો સાહેબ તમે જે વાત કરી એના માટે આપણે અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ અને વનમાં લેવા માટે બધું જાણવા માટે મન વચન કાયાની આપણે એકતા જોઈએ ના એકતા છે ને આપણે બહારના લિવિંગ પાર્ટમાં નથી સમજવાની પરંતુ અન્ડરસ્ટેન્ડિંગ પાર્ટમાં સમજવાની છે અન્ડરસ્ટેન્ડિંગ પાર્ટ ઇનસાઇડ એટલે પ્રેઝન્ટલી મોમેન્ટ ટુ મોમેન્ટ આપણે જીવીએ છીએ ને એમાં અન્ડરસ્ટેન્ડિંગ ટેગ જે બધો છે ને એ માઇન્ડ ફિઝિસ માઇન્ડનો યુનિટી વાળો થયા કરે છે એ કોઝલ પાર્ટ છે આખો કોઝલ પાર્ટ એ કોઝલ પાર્ટ હોય તો જ અત્યારનું આ ઇફેક્ટિવ બોડી છે એમાં you can live very well if you can change the effect કોઈની તાકાત નથી nobody can change any effect મનો but in causal part you can live એટલે whole basic science is this of a human living સૂક્ષ્મ કારણમાં જાય છે દાદા એકત્વની આજે ભાવના એ છે આજ્ઞા આજ્ઞાધર્મની સમજણ જાય છે આજ્ઞાધર્મની સમજણ આજ્ઞાધર્મમાં કેવળ જ્ઞાનની વાતો બહુ કરીએ આપણે પણ એકચ્યુઅલી એ લિવિંગ આઉટ પાર્ટ આપણો છે ને એ કેવળ જ્ઞાન કોઝલ કેવળ જ્ઞાનમાં આપણે સમજીને આપણે જીવી શકીએ છીએ એનું બોલાવવું છે કે કેવળ જ્ઞાન બને કોઈ બોલવાની જરૂર નથી તમારો પોતાનો જરૂર સ્વાદ આવશે તમને ટેસ્ટ આવશે હું મારા અનુભવથી કહું છું સમજાયું ને hmm this body has taught me like that that body that was put અંદર આજ્ઞા આજ્ઞા એટલે કહીએ એટલે આપણે બધા માટે એક જ છે એમાંથી ફેર ના હોય બોડી જુદા હોય that does not mean that our living becomes different bodies can be different on the contrary you get such variety of experiences બધાને કેટલો લાભ થાય ને બધું સ્પ્રેડ થઈ શકે બધું ખરું નહીં સાહેબ આપતા પુત્ર બધા કેટલા નંબર્સ છે એમના તો બધા તે નો વેરી વેર આપણે જુદા છે એક્સપિરિયન્સનું કેટલું વેરીડ ફોર્મમાં આપણને મળે બધી રીતે તો આ બોડીનો આસ્પેક્ટ સમજાય every molecule of our body mind wise, everywhere. Hmm? And particularly to understand our ingrained intellect, already ingrained intellect, our ingrained consciousness, body consciousness, hmm? and our physical mind, to understand it very well. In the understanding aspect, a causal mind that gets formed. Hmm? that is a mind of devoid of opinions, devoid of expression. It is understanding time. That is causal. Causal. So creation is not bad. God is the creator of this world is not incorrect. But it is half truth. Full truth is not there. God has never ever been the creator of this world at all. And world is not without a creator. both ways when you say, then it becomes complete sentence. Then one would ask, how come this, sir? One, side, one way you say that not creator, and one says world is not without a creator. then science will come out. <laughs> and then science come out. How this Kadumbai got created? God had to come to create Kadumbai? <laughs> no, no, no, no. Eh? God has asked parents to go and give birth to Kanubai. <laughs> what? no, no, no. We are all already this Prakriti, body physique is on its own consummate in the causal state at mind level through the opinion opining aspects of a human being. And the extent to which it gets expression, it gets form right, that are created. It's a projection. Word projection is much better. It gets projected. And whatever is projected, it is well rehearsed and therefore it will have to come out to play out. Otherwise, whole world will be, oh, what decay and what be stenching and what. Even relative world also, PhD human beings live <laughs> like that. So, what to talk of such such molecules? Very bad. You see? So, we are self conceived. And unless we are self conceived, mothers and parents cannot be there for us to get conceived to come in this world. And therefore, parents achieve importance for us. Hmm? We are getting a scope. Parents are parents after all. And every, you can, in our religious world also we understand that parents are unconditional, see. They want to see their progeny to prosper. That's simple. This is how it is. That self-concealment is out of opinion and expression. Very opinion is the father of mind, and very opinion is the mother of mind. Which mind? causal mind. And unless there is a causal mind, there cannot be effective body which has an effective mind or causal mind already there in the body as an organ. Organ that will be making this body live throughout their life, having command with it of the gross body, so that all the five horses of the body, five senses, are well commanded by that Lord Krishna. Is different. Lord Krishna is Shuddhatma. But that mind is at Vasudeva. Vasudeva is son of Vasudeva. Was son of Vasudeva. He himself says, I am Vasudeva, son of my Devaki's son. Hmm? My, uh, yeah, કઈ બે બેન માતા બીજા Yashoda. Yashoda Mata. And I give more importance to matter that has reared me up. Not he, he does not use the word then Devki, no. <laughs> but more important, that's all he says. You won't find a single grain of negativity in such a speech of all these things. Devki, I have given birth and they uh, uh, so but Devki said, no, no, he cannot be like that He is unconditional, he is impartial. So anyway, my law is there. and <laughs> I- it's worth understanding all these aspects. It relates to us only, all these things. Hmm? And they keep come in body forms. They come in body forms. એનો મેસેજ આપણને મળે છે બધું અને વર્લ્ડ રિલિજનમાં જુઓ તો કોઈને કોઈ એવા મેસેજ આવે જ છે પણ વન્સ ઇન વાઇલ ક્યારે આવે સચ એ લોંગ પીરિયડ ક્યારે આવી જાય સમજાયું એટલે અત્યારે આ ઇસ્લામમાં મોહમ્મદ આવ્યા fourteen years back or whatever Christ came two thousand years back then Moses or whatever Abraham you can call it. then that Jew, all, all other, everybody says. And then Dada Bhagwan. No, Dada Bhagwan is not that lineage. Dada Bhagwan is above everybody. It is a climax, zenith, pyramid mechanics. Huh? And there is the seat of Lord Shiva. Though Parvati is with Shiva, but seat is so that Parvati cannot sit, but for the people to show, Parvati is let allowed to sit there. લોકો ખપી જતા છે હવે કઈ નથી અરે આશા કે છે અમને બેન બતાવે છે આ સાહેબ એવું બતાવ્યું હતું અમને કે તમે હું આ જોઈને આવું છું મહાદેવ કો મહાદેવ પછી એમને રેકોર્ડ યસ રેકોર્ડેડ ઓલ્સો પછી તમારી જોડે રહું છું થોડોક જોઉં છું ને અને આટલા વર્ષોથી આમ વિથ યુ જો હા તમારી લાઈફ મેં એવી જ જોઈ only by name not by position હા સર બોલો જયનભાઈ સાહેબ સંજોગ બરોબર છે પરંતુ કાળ કર્મ અને માયા after all to understand in science in very precise form whole world what is world after all what who am I as a world entity that your soul and circumstantial evidences. These two, that's it. To be precise, the shortest form to understand. your soul and circumstances. your soul. But like that, nobody can understand circumstances. No. There's a big science behind that. Big science. And that science that got revealed through Master Dada Bhagwan. Hmm? Non-physical, non-digital Dada Bhagwan. In the digital body and physical body. Hmm? આજનું ડિજિટલ વર્લ્ડ કેવું બધાને ગુમાવે છે That is the dead form. And then he revealed this science of pure soul and sanjog totally in a detailed form, in a well, ex- well expanded, understandable aspects of for a human being. That circumstances okay, sanjog okay, but pankeva as an evidence. So a સંજોગ એવિડન્સ તરીકે હોય જૈનભાઈનો જૈનભાઈને માટેનો તો જે સંજોગ એ સંજોગ છે અને જેના માટે જે છે તે તે સંજોગ છે એ માઇન્ડ પણ હોય કોઈ બી રીતે હોય હવે એ રીતે હોય એ સંજોગ એવિડન્સ થી હોય તો એ કયા પ્રકારે એવિડન્સ છે after there has to be some originator of that evidence that is there is science behind that and this science is very vast very vast એટલે આપણને દાદા ભગવાનનો vast experience of seeing the world that અમે એક એવરી પરમાણે પરમાણુ આખા યુનિવર્સને વિશ્વમાં વિચારી નાખ્યું છે અને જોયું છે કે God is not the creator of this world at all પણ કોને માટે કે એમને ઇમ્પાર્ટ કર્યું વિઝન હવે એમાં ફિઝિકલ એક્ટિવિટી નથી બની અને અહીંયા આગળ ગ્રેસ ફંક્શન તમને સમજાશે જો તમે થોડા અંદર સમજવા જશો તો દરેક ઇન્ડિવિજ્યુઅલી પોતાને માટે કે what is grace after all જેને કૃપા કહીએ છીએ ગુજરાતીમાં આ ઇસ્લામમાં દુઆ કે છે grace and all religions ultimately will come to one point oh grace is we can reach there beyond reach એટલા માટે પ્રેયર અને all this things in the chapel એટલે science what is that science so experience of master so of such a expanse and totally in totality is given as an agna to us because you have been made realize by of your own real self. And to live out your relative life, you have been explained the basically five ways to go at layout, which are the easiest way that one can make in these difficult times. Easiest way. તમે આખું પાંચ આજ્ઞા જોશો એક શબ્દ ખોરી કાઢો તમે ડિફિકલ્ટ કયું પડે છે પરંતુ આપણે બધાને હા વાત સાચી છે બધું છે એ તો સહેજે જ આપણે કબૂલ થાય એવું છે છતાં પણ એ પણ આવ્યા વગર નથી એટલે જ અમે કહીએ છીએ કે વ્યવહારે વ્યવહાર રજ છે એ જ થાય તો ફૂલ સ્ટોપ થશે તમારો પછી એ તમને વ્યવહાર બીજી રીતે નહીં દેખાય પછી એમાં નિશ્ચય જરા પણ નિશ્ચય નોકરો છે વ્યવહાર એમને તે નોકર હશે that is called natural living normal living એટલે આપણે સ્ટેટન આઉટ થઈ ગયા હાર્ટમાં શું થયું ત્યાં હજુ સ્ટાર્ટ અમારો અમારો દીકરો કે છે મંગળમાં શું કે છે યસ આપણે કોણ શું નામ હર્ષ હર્ષ હા મારા મોટા સર નો દીકરો <laughs> પાંચ છ હાથ ફોન બીજી થઈ જાય એમણે સ્ટેટર થઈ જાય આપણે જેવું જોઈએ તેવું થઈ જવાય છે આપણે સંજોગો છે હમ નરેશભાઈ બોલતા હતા ને હમણાં સાહેબ સમજા ને જેવું જોઈએ હા હરીશભાઈ આપ બધા આપ બોલો આપણે રિવ્યુલેશન ની વાત કરીએ હા જી અને એક્સપ્રેશન અને મેનિફેસ્ટેશન તો આ ત્રણ શબ્દો જે છે એની અંદર રિવ્યુલેશનની અંદર પણ એક્સપ્રેશન તો હોવું ઘટે ને of course of course why not expression તો બધાને ફાયદો મળશે ને વિધાઉટ એક્સપ્રેશન તો નહીં થઈ શકે પણ એ એક્સપ્રેશન કેવું without ownership totally and without position of any sort, not in molecule of the every word spoken out. It is an ingrained aspect of the body that comes out. You don't you are not coming out. It is ingrained aspect. There is a vocal cord and all these these doctors આજે મેડિસિને કેટલી બધી પ્રગતિ કરી છે આજે તો ડિજિટલ સાયન્સને એના લીધે એક વસ્તુ બની છે આજે વર્લ્ડમાં કે medicine has gone too deep in the matter અને બોડીમાં પર્ટિક્યુલરલી બોડીમાં તમે જુઓ હમ અને કાલે જ મેં હું સેકન્ડ ઇયર એન્જિનિયરિંગમાં તો તમે ઇલેક્ટ્રિકલ પ્રોફેસર બહુ વાંચવાનો શોખ નહીં કે કે આ તમે ભણો છો એન્જિનિયરિંગ પણ at the same time you read this books એમાં એક હતી કે મને અબ્દુલ કલામ પાસે વાંચીને આ પેપરમાં જોયું કે એની પાસે થોડીક બુકો છે પણ એમાં this book is there thermal strike ઉપર આ તો મને પ્રોફેસરે કહ્યું પછી સાહેબને મેં કહ્યું ફરી કાઢો man the unknown man the unknown બહુ મોટા મોટું સર્જન કશું ટીચર કે શું વોર્ડમાં જીરોજી નસો ના બધામાં એનો એ હતો સર્જન જબરો હતો અને સર્જન કઈ પછી લાઈફના બધા ફેકલ્ટીઝમાં એને બધા અનુભવ લીધા સાહેબ નાના નાના મોટા બધા કોઈને છોડ્યા નહીં એને inspire to being a surgeon અને પછી એને લાગ્યું ઓ આ લગભગ seventy five years back this book was written by him I told him okay but એને ફિઝિયોલોજીનો બહુ ડિટેલ ગયો છે પછી મેં એનું ઉપર આવ્યા એટલે એટલે કે આ પ્રેઝન્ટ ટાઈમ્સ એટલે વોર થર્ટી નાઇનમાં લખ્યું છે થર્ટી ફાઈવમાં અને thirty nine second edition after that no prints so he visualized and a 39 second edition he put a preface mm-hmm. and said because war was to begin begin and it did at that time no અને એને જોયું આ બધું છે અને માણસ કેટલો ખોવાતો જાય છે માણસ કેટલો આદમી કેટલા ખોયા હોવા જતા એટલે એને કહ્યું અરે આ સાયન્સે એની બાઉન્ડ્રીની બહાર બહુ વિકાસ કરી નાખ્યો જે બાઉન્ડ્રીમાં રહેવું જોઈતું તે ન રહ્યું એની બહાર નીકળી ગયું પણ એક્સેલ મેડિસિન એટલું કહ્યું એ કે મેડિસિને જ મેન મેનકાઇન્ડને બેનિફિટ કર્યો છે જરૂર પરંતુ બીજા બધા સાયન્સીસ થયા ને કેઓસ કરી નાખશે એટલે કે જે આઈન્સ્ટાઈન પછી બોલ્યો કે science without understanding is lame And understanding without science is blind. Einstein બોલ્યો એને રિલિજન શબ્દ વાપરી અને એના ડેસ્ટિનીમાં રિલિજન સમજાય અને ગોડ પણ સમજ્યા ત્યાં આગળ પરંતુ અલ્ટિમેટલી હી અન્ડરસ્ટુડ કે આપણે આ તો વધારે છે આ cannot transgress time or space or anything અને પાછું બોલે છે oh time seems to be wrapping હા રાપિંગ આ લોકો સિકલિકલ ને સ્ટ્રેટ ને બધું કહે છે ને ફિલોસોફિકલ્સ બધા એમાં આટલું બધું કેટલું બધું માતાની <laughs> દહીં કરી નાખ્યા છે બધા હું ચર્નિંગ બહુ કરવા માંડ્યું છે પણ however churning you can take place in sand you cannot have oil શું કરો તમે હાજી ચાલવાનો ચાલવા દો ચાલતા પછી આ સુરેશભાઈ આપણે લઈએ છીએ આપણે પંદર મિનિટ છે એ બોલે એટલે આપણે વાંધો નહીં પાંચ દસ મિનિટ આપણે શું મહેન્દ્રભાઈ આ ફેમિલી સુરતથી આવશે આ બે જણા બે આ મોટા દીકરાના નાના દીકરાના બંને ભાઈઓ આને આ બે અને એના મમ્મી સ્પેસિફિકલી અને ઓલ ધીસ ટાઈમ અત્યારે કેટલા લગભગ કે ચાલીસ પિસ્તાલીસ દિવસ થયા મારે ટૂરમાં સાધન સાથે રહ્યા છે મારે ફર્સ્ટ ટાઈમ આવ્યા પાછા ગઈકાલ વાત કરી સેલ્ફ ઇન્ટરેસ્ટ દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે જય સચ્ચિદાન યુવતી તાળા ઉઘાડે છે દાદા દૂર છતાં પાસે લાગે છે દૂર છતાં છે જળથી જે દૂર મૂકી મછલી શી દશા છિન્ન કટે ભારી આવે ના ચેન પલ છિન્ન કટે ભારી ત્યારે દરિયાવ દિલમાં જગોડે છે ત્યારે દરિયામાં લાગે છે દાદા દૂર છતાં ददा दूर चता पासे लागे दूर पासे लागे शुद्ध स्फटिक समाय नमः सर्वात शुद्ध स्पतिक समाय नमः ज्ञानी चाह ત્યારે જોઈ લઉં છું જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું ગરદન ઝુકાવીને મારા સચ્ચિદાનંદ આ એક છે આપણે સુરેશભાઈનું જરાક સમજવા માટે જરા પૂછ્યું છે લઈએ આપણે બહુ સારું છે એની પાછળ બહુ મોટું સાયન્સ છે આખું એ સમજીએ આપણે એમને બેનને એકતા માટે હિન્દી બોલવું પડે ગુજરાતી બિલકુલ થેન્ક યુ વેરી મચ એ શું કહે છે સુરેશભાઈ પૂછે દાદાજી દાદા ભગવાન સિંહજી કરો આત્માની અમન શક્તિમાંથી એક પ્રજ્ઞા શક્તિ છે અને તે ઓટોમેટિક કામ કરે છે બોલો અને બીજી બાજુ ઉપયોગની ગોઠવણી કરવી પડે છે એટલે કે બ્રેકેટમાં મેન્યુઅલ મૂડ પર છે એટલે કે પર છે પ્રજ્ઞાશક્તિ સ્વ છે પણ ઉપયોગની ગોઠવણ પર છે તો આ શક્તિ અને ગુણ વિશે ફોડ પાડો કે છે એમનું જરા વિશેષથી સમજ પાડો બહુ સારો પ્રશ્ન છે આ એટલે આખી વ્યવસ્થિત શક્તિ આમાં સમજ ખુલ્લી થશે આખું science science behind that scientific circumstantial એવિડન્સીસથી આ વર્લ્ડ આખો ઓપરેટ થયા કર્યું છે અને કોઈ પણ પાવર શક્તિ જેને કહીએ અને પાવર કહીએ કોઈ શક્તિ વગર કોઈ પણ એક્ટિવિટી હ્યુમન એક્ટિવિટી અને હ્યુમન વર્લ્ડની એક્ટિવિટી અગર તો એની લિવિંગ એન્ટિટીની એક્ટિવિટીઝ કોઈ પણ પ્રકારની હોઈ શકે જ નહીં ઇમ્પોસિબલ છે વિધાઉટ પાવર એ power has to be there હવે આ પાવર કયો છે નથી સમજાતો બધા અને અહીંયા this is the mystery for the world to understand as to what world is મોટો મોટો પાવર છે આ તો એ પાવર કેવો હોય કે આખો એટલો બધો વાસ્ટ એક્સપાન્સ હોય એનો કે આ સેવન plus billion population of world our world hmm? it has its own cosmic power system wherein the operative power of each and every individual individually and collectively by relations if that is distributed there so from which every individual is operated just like live puppets just like live puppets. And therefore, individuals to understand life and all the higher ups and the various historical aspects, they do have these puppet shows. Everybody knows that. Individuals only make. Creatures have not to make anything for them to deliver out. But these only individuals, <laughs> only individuals, puppet show. So that power is the universal cosmic power that is there for us, responsible for own uh, for our own state to understand as that we are wholly and solely responsible for verily our own self. And not that power is responsible, we are responsible because we have got fed into that power. Unless we are fed there, as a super subtle software, we cannot come out with such software in the gross body. Gross body on its own cannot function unless it has its own software, lifelong software with the gross body. Oh, lifelong. That is mind, speech, body. And mind and intellect, body consciousness and the ego aspect of the ingrained ego aspect of the body. These are the software. Ego put aside, but this mind physical, but that intellect and body consciousness are there. Out of which body, mind, intellect ingrained part of the body is there, but it is an lighted ingrained part of the body. You follow? Lighted, I say. All the bodies are not lighted, but the intellect part is lighted, and that guides us. That light guides us, all of the world. Based of the best brains and economists and even religion, everywhere, it is guided by the intellect. The intellect. But intellect, again, is two types. So, one type is negative uh, uh, uh, uh most of uh, life force is a more negative side. Some substance of all the intellectual power, the linear part of it is negative side. And for others, very few who have got power, that is positive side. Very few. And master, rarest of the rare positive side. Who is choosing that negative side? Self. <laughs> Buddhi. Because there is intentful aspect of living. That intentful aspect of living gets ingrained in the molecular aspect and the intellectual that forms there in a very subtle form, which has to come out in this body for the body to guide the body whole life. It's ingrained totally. Out of intentful power, way of living. Hmm? In Gujarati, it's called ashaya, intent. Intent. In other words, they say purpose, hetu, that is a different thing, but intent is basic thing. And that is that form. And therefore, whole present life, intellectually guided, is as per that intent that was filled in. It's a software. And according to that, punya or pap, two forces way, like dualities, they come as opposites. And Vyavasthit Shakti cannot fix it and make it all. Vyavasthit Shakti does not fix anything. Vyavasthit Shakti is also is also reliant on one's own infinite power. So Asha is nothing but a borrowed body. It's so hard to. Oh, you have, you have got infinite power within you and you don't know. That is called pragna. But unless that opening out is there, result cannot be followed. So, Jnani Purush does nothing. There is no activity done by him, anything except that his own experience is, come, coming, is coming out of the speech, by which you experience. But he will explain to you that you remain this way, this way, but it's not that easy to remain that way. It is a, all, all of us experience. <laughs> but once seedling is planted, it could gradually comes up. And as explained, if you live by, it makes easier for you. And whatever difficulties come, you understand. And you try, try to correct them all from the previous and again come back. Too much pressure, David. <laughs> but the five sentences, you go deep into that. मजा आएगी huh? deep into that. all the scriptures all the world put together of all the religions extract is put total extract these five sentences no religion can get excluded out of this five you find does it belong to any religion no this five Agnes? no, no. just find out and then you know. but then you say oh why can't i explain to others and they can also benefit out of that well, it is nothing wrong in it. You can do it. But you have to have that right intellect to explain others. Because others are intellectual people. So right intellect will reach them. Even though they have no capacity to reach to this right intellect. But right intellect is to have, have is very difficult in these days. It is a deficient quantity, great deficiency. Hmm? And also at the same time, for this to get developed within us, within us as a, on the causal part of it. Opposite of our own body, brain, intellect. That is what is required. And these five sentences, living moment to moment, develops that thing. It is called common sense. Which is not very common. <laughs> you follow? So, Upon realization, what happens immediately? Very first day, seedling is implanted. And second day, I explained that, see, while you go to sleep, at least easy method is shown that come on now. Normally, you, you sleep along with the body. But now, let body sleep. And you chant yourself what, your, what is, seed is implanted. I'm pure soul, pure soul, I'm pure soul, I'm pure soul, I'm pure soul. Body will automatically fall asleep. And that chanting will go on. And that seedling will get well nursed right on the first day. And very next day sprouts up. That is prajna. It sprouts up. And immediately, as you get up, say, oh, I'm pure soul. That is because continuity is there. And then say, oh, Asha, up. Okay, fine. So that will remain till your final liberation. It is called pratiti. Conviction. Total decision, conviction, and that sprouts up. Souls, infinite powers of the energies of the soul. It sprouts up original basic power, basic power, that is pragna. Pragna. Pragna means every mind, speech, body, relative, relative living will be enlightened by that light. What is that light? Pure soul knowing light and pure soul vision light. Two to put together is a prajna, it's a power, it's an agency of the pure soul for you to live out this life, whole life. But as per five con- precepts concerned. Exactly. Go. Why five? Because this body that was acquired and जिसका मुनाफा हमने किया था वो मुनाफा एक बोरो मुनाफा था किसी का लॉस बोरो कर लिया एक थोड़ा प्रॉफिट है तो वो तो आदमी लोग कर लेते हैं सब पर यह तो हंड्रेड परसेंट मुनाफा लॉस कर लिया था उसको मुनाफा समझते हैं अभी क्या करें तो इसलिए तो आशा हो गई तो अभी ये पांच सेंटेंस से जिसको हमें मुनाफा समझे थे जो लॉस को वो उसको we have to let it loose lost out get you should not come in between now उधारी माल है पूरा <laughs> तो उधारी तो इंस्टॉलमेंट पेमेंट करना चाहिए <laughs> सिर्फ संभव निकाल बताया चौथी आ गया लेकिन वो निकाल करने वाले आप नहीं है वो तो, तो आप तो व्यवस्थित शक्ति करने वाली है लेकिन आपने जो प्रेरणा शक्ति खुली हुई है उसमें आपका पुरुषार्थ होना है तो पुरुषार्थ से निकाल करना ही बात है पुरुषार्थ वाली बात और वहां उपयोग ऐसा आता है उपयोग वो उपयोग प्रज्ञा का ट्रेट है बेसिक ट्रेट ऑफ प्रज्ञा दैट इज वाई दैट उपयोग उपयोग इंग्लिश में ordinary word is use use U Actually, technically for prajna in the, in the sense of Shuddhatma, it is its own trait that to come into use as prajna power. So by prajna power and with that we may, we remain ourselves in the use of the prajna power in this body power, these things. And that is how you feel that it is other mode power. No, it is swa. It is swa that is living with the per body, mind wise, speech wise, and body wise, with the body. In all our relative living, that is our own learning and it needs to get discharged, discharged out totally. It is a natural process of discharge, but we don't know. And therefore, now, what was charged and there now body as body has come, it, it, it, has to get let discharged out. And their upyog it acquires importance. <clears throat> Upyog means self attentiveness, pure self attentiveness. Hmm? In this body's body self attentiveness, opposite of it. That is how it is upyog. Therefore, it is non material, is knowing seeing power. Hmm? And power, power is a power only. Knowing power and seeing power. so long as this body is there and we are as per this five like this file संभाव निकाल फाइल जो मन वचन का ही जो हैबिट्स है उसकी स्टिकिनेस पार्ट है वो स्टिकिनेस पार्ट सारा रिमूव होने के लिए है वो अपना पुरुषार्थ है क्यों कि हमने शुद्धात्मा पद पाया है पुरुष पद पाया है पुरुष स्वभाव पाया है पुरुष का पावर की सारी शक्तियां पहचान ली है तो बिना पुरुष हुए पुरुषार्थ नहीं हो पाता और जो बाहर जो रिलीजन में चल रहा है वो हरकत गलत नहीं है वो रिलेटिव है लेकिन रिलेटिव में प्रोग्रेस करने के according to one's own doership करता है तो डूअरशिप कैसा प्रकार के उसके हिसाब से होता चलता है वो तो होना ही है वो तो वर्ल्ड है वर्ल्ड कभी भी नहीं थी ऐसा था ही नहीं वो थी अभी है और हमेशा रहने वाली है it is it is neither beginning end for one that has no beginning not have an end. That is the world. And now you are freed from the world. That is, you are free, freed from your own world, W-R-D, that is ingrained in this body and that is expressed out. It's a body ingrained expressions. You understand? And therefore you are out of the world now. So to understand world of Asha by being out of the world, then then you can have proper perspective of asa. Otherwise, how can you have? If you are with the asa, how can you have? No. There lies the importance of the upyog. Upyog. That is purusharth. That upyog is a is it is not a par. पुरुष उसका पुरुषार्थ है इसीलिए वो स्व हुआ है लेकिन स्व पूरे पूरा हो जाने के लिए हमें शरीर से जीना है उसमें हमें स्व स्वरूप स्व स्वरूप से ही रहे और शरीर शरीर सो ही रहे ऐसा हो जाना है रिलेटिव और ये total together water and milk totally together and yet they are totally separate and therefore we we get the best uh, ghee, oil, butter out of butter. After all the water gets evaporated out. And final is ghee. There is final experience. Experiences are the ghee, churning by relative. Whatever happens, what oh, relative? I should Shuddhatma, real Shuddhatma, relative. Whatever thought, whatever it happens, straight away, the churning constantly goes on. Churning. Sometimes we feel that what this is negative and this bitter, what has come, it's, uh, it is happened. Because it happened to gods and demons also. <laughs> they all. And gods were Powerful because they said, oh, this poison? No, no, no, wait, throw, throw. દાદા એને ઉપયોગની ગોઠવણી શાના માટે કરવી પડે ગોઠવણી એટલા માટે કરવી પડે કે આપણે ઉધા ગોઠવીને આવ્યા હતા we came reverse way in this world. Though birth are taking properly. If it is not done, it's very difficult for the mother. Mind you, every activity of human is a knowledge. બહુ મજા કામ આપે એવું છે સમજે ઇન્વર્ટ આવ્યા છે ને રિવર્ટ કરી દેવું છે જીવન અંદરથી તો રેકોર્ડ થયેલા આપણે પછી ટોટલી થઈ જઈએ વિનય પાસ બનો ટુ લાઈસ પ્રજ્ઞા શક્તિ દાદા જાતે જ કામ કરે છે અને પ્રજ્ઞા શક્તિ is a agency of the God supreme Godhood state શુદ્ધાત્મા એન્ડ વિધાઉટ એજન્સી શુદ્ધાત્મા cannot come in full glow open out not for anybody sake for own self that's it simple total not ગ્લોશિપ hundred percent you understand that is how it is Prajna Shakti is the agency, and agency is that which has zero compulsion commission. Then and then it can be called God agency, no, otherwise not. Ah. In all other agencies, these religions everywhere, there are, have to be agencies there. You have to give some commission. Hmm. Something, a flower or something, you <laughs> don't laugh at me. <laughs> Eh, there is commission after <laughs> all. આ આ પ્રજ્ઞા શક્તિની વાત કરીએ વ્યવસ્થિતની બહાર નહીં પ્રજ્ઞા શક્તિ તો પોતાની શક્તિ ઓન પાવર છે અને એની સામેનો ઓપરેટિવ પાવર બોડીનો જે છે ને એ ઇન્ટેલેક્ટ છે અને ઇન્ટેલેક્ટની એ પ્રોજેની ક્યાંથી આવી તો કે અજ્ઞા અજ્ઞાનમાંથી એટલે કે અજ્ઞા સ્વરૂપે આખા શરીરને ચલાવનારી હોલ લાઈફ દેર ઇઝ અજ્ઞા શક્તિ where there is no light to believe light is cold અજ્ઞા Uh, a, a indicates negation of understanding for darkness is light. negation, that's it. And a that means now original light has opened out that everybody, every molecule of our body, it makes us let known properly as it is. Prajna is as it is, the way it is. If it is inverted, inverted. Now reward is as okay, એટલે પુણ્ય પાપ બોલે as it is that's nothing wrong no opinion no opinion no association no take no as it is that's it જાણવાનો આવે એ આખું અને તે ઉપયોગ પાર છે આખું એટલે કે આપણને પુરુષાર્થનો ઉપયોગ પારથી કે કરેક્શન થયું મિસ્ટેક થઈ ધર્મમાં કે relative in some form some senses some grains real સ્વરૂપે સમજાયું કે તરત જ કરેક્ટ થઈ જવું જોઈએ આપણે આપણે રાઈટ સાઉડ અપ થયા આપણે on the head then you want to come out on the legs You have to correct yourself. Who else will correct you? By correction process. Oh, Harish, this, come, come, that, that's, no, you are relative. And what, nothing, there is nothing wrong that you are relative. So everything is okay. And then, and then, આટલું જ કહેવાની જરૂર છે સમજ્યું ને ચાલો સર મહાભારત અંદર આ શરીર ભારત બીજું કરે ચાલો હા ચાલો નમો વિતરાગાય નમો વિતરાગાય નમો રિયંતાણુ નમો રિયંતાણુ નમો સિદ્ધાણુ નમો સિદ્ધાણુ નમો આયરિયાણુ નમો આયરિયાણુ వజ్రాయాణం నమో వజ్రాయాణం సవ సావుణం నమో లోయే సవ సావుణం పంచన ముక్కారో పైసా పంచన ముక్కారో సవ పాహో ప్రణాసరో సవ పాహో ప్రణాసరో మంగళాణం చ సవేసి మంగళాణం చ సవేసి పరమం భవై మంగళం పరమం భవై మంగళం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ જય સચ્ચિદાનંદ હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા અંતર્યામી શ્રી સિમંદર સ્વામી પરમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી પરમાત્મા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ हे अंतर्यामी श्री शिव परम कल्याण स्वरूप परमात्मा हे अंतर्यामी श्री शिव परम कल्याण स्वरूप परमात्मा आप हरेक जीव मात्र में आप हरेक जीव मात्र में जो तत्व गुण अवस्था से विराजिल है जो तत्व गुण अवस्था से विराजिल है वही तत्व गुण अवस्था से वही तत्व गुण अवस्था से आप मुझ में, प्रगट शुद्धात्मा स्वरूप से विराजेल है आपका वितराग परमात्मा स्वरूप वही मेरा स्वरूप है परमात्मा स्वरूप वही मेरा मेरा स्वरूप प्रगट शुद्धात्मा है मेरा स्वरूप प्रगट शुद्धात्मा हे प्रगट शुद्धात्मा भगवान हे प्रगट शुद्धात्मा भगवान हम आज्ञाधारी हम आज्ञाधारी आपको अभेद भाव से अत्यंत भक्ति पूर्वक नमस्कार करते हैं प्रमादवश अजागृति से मुझसे मुझसे आज्ञा धर्म के जीवन में जो जो क्षतियाँ हुई है जो जो हुई है वो सभी भूलों को वो सभी को मैं आज्ञाधारी आपने समझ जाहिर करता हूँ आपके समझ जाहिर उनके लिए हृदय से खूब पछतावा करता हूँ उनके लिए हृदय से खूब पछतावा करता हूँ आपके पीछे आपके पास क्षमा याचना मांगता और आपके पास क्षमा याचना मांगता हे प्रभु हे प्रभु आप मुझे आज्ञाधारी को क्षमा करे क्षमा करे क्षमा करे मुझे आज्ञाधारी को क्षमा करे क्षमा करे और फिर से मैं आज्ञाधारी और फिर से मैं आज्ञाधारी ऐसी आज्ञा बंकी भूल न करूं ऐसी आज्ञा बंकी भूल न करूं ऐसी मुझे शक्ति प्रदान करो ऐसी मुझे शक्ति प्रदान हे शुद्ध आत्मा भगवान हे शुद्ध आत्मा भगवान आज्ञाधारी पर ऐसी कृपा करे जिससे उन्हें व्यवहार दृष्टि के सभी भेदभाव मिट जाए और उसे अभेद स्वरूप प्राप्त हो मैं आज्ञाधारी आप में यूनिलेटरली भेदभाव से तन्मया कर रहा हूँ वही तो मेरा सच्चिदानंद स्वरूप है जय सच्चिदानंद हमारे हमसे बात करनी है हाँ? बीच में किसी को आर्बिट्रेशन का स्कोप क्यों दे ये उपयोग है सब नहीं तो आर्बिट्रेट वाला ये बोलता ये बोलता थोड़ा यहाँ से लो थोड़ा यहाँ से लो कुछ नहीं रहेगा किसी के पास चलेगा नो आर्बिट्रेशन खुद अपना ही संभाल ले બીટા નહીં ચાલો મહેન્દ્ર બહુ આનંદ થઈ ગયો આપણે આ ઘર જો આપણું આખા બધું ચાર થઈ ગયું ફર્સ્ટ ક્લાસ બહુ ચાર થઈ ગયું હવે આપણે હોનોલુરુ હવાઈ જવાની જરૂર નથી અહીંયા આવી ક્લબ હાઉસ એક આર્ટ રૂમ મહેન્દ્રભાઈ નવા ઘરમાં આવેલા છીએ અને બધા મહાત્માઓ પર ખૂબ આશીર્વાદ ત્યારે છોકરાને આપીએ હા એમને આપો શું કરે જોઈને ચાલવાનું હા એનો ઉપયોગ કહેવાય ના પડે એમના હસબન્ડ એ બાઇક પર સ્લીપ થઈ ગયા છે ને એમને બહુ મલ્ટીપલ ફેક્ટર કે તમારું જ્ઞાન કોન્સ્ટન્ટ અને બધું મોટું ઓપરેશન થઈ છે હંમેશ તમારું જ્ઞાન દીધા ઓપરેશન એટલે નિલેશ મેં દીપકભાઈની પાસે પણ ખાસ જય સચિદાનંદ મોટા જય સચિદાનંદ વિજયભાઈ કોણ છે કોણ છે ના ફોટો હા ફોટો જમવાનું મારું તો ઘરે છે અહીંયા છે બસ થઈ ગયું અમારે અહીંયા છે વ્યવસ્થા કરી છે લઈ લે લેવલ ગોઠવા છે અને ખાવાનું અંદર લઈ આવીએ પછી આપણે શરૂઆત એટલે બધા જરાક હોય જાય જગ્યા થાય અહીંયા એટલું કરશું બસ